ચિત્તશુદ્ધિ જ મહત્વની ચિત્તની હાજરીમાં વાંચેલું હોય તો જ તે યાદ રહે અમારે નાનપણમાં ભણવાનું ચિત્તની ગેરહાજરીમાં થતું તે નાપાસ થતો હતો ના નાપાસ નહોતો થયો પણ ડફોળ કહેવાયો આમ તો હું બ્રિલિયન્ટ હતો માસ્તરને કહેલું માસ્તર આ પંદર વર્ષ એક ભાષા શીખવામાં કાઢ્યા પણ જો પંદર વર્ષ ભગવાન શોધવા પાછળ મેં કાઢ્યા હોત તો જરૂર ભગવાન પ્રાપ્ત કરીને બેઠો હોત આ તો મારી જિંદગીના અમૂલ્ય વર્ષો એક ભાષા શીખવામાં કે જે એક નાનો છોકરોએ જાણે તે શીખવા પાછળ કાઢ્યા પણ માસ્તર એવું સમજે નહીં ને આ બધામાં અંતકરણમાં મુખ્ય ચિત્ત જ છે ને ચિત્ત જ બધાનો લીડર છે ને ચિત્ત જ બધાને ઢસડી લાવે છે ચિત્તને કાબૂમાં લાવવાની જરૂર છે કે મનને આ લોકો ચિત્તને ભૂલીને મનની પાછળ કેમ પડ્યા છે તમારી વાત ખરી છે જ્ઞાનીઓએ પણ ચિત્તને જ મહત્વ આપેલું પણ લોકોને તો ચિત્તનું ને મનનું ભાન જ નથી ને આ તો ચિત્તને ને મનને એક કરી નાખ્યું છે ચિત્ત ઠેકાણે રહે નહીં ને મન પેમ્ફલેટ બતાવે પણ ભાન નથી કે કયું ચિત્ત ને કયું મન સત્સંગમાં ચિત્ત ખસે નહીં ચિત્ત એ તો રિલેટિવ આત્મા છે ચિત્ત ઠેકાણે બેસે એટલે આખો રિલેટિવ આત્મા સ્થિર થાય અને દાદાએ તમને તો રિયલ આત્મા આપ્યો છે આ રિયલ આત્મા અને રિલેટિવ આત્મા બંને સામસામે સ્થિર બેસે એટલે પછી તમને મોક્ષ જ વર્તે ને આ તેથી જ તો સત્સંગમાં બેસવાનું છે ને નહીં તો કેટલાય બગીચાઓ છે પણ સત્સંગમાં બેસે એટલે ચિત્ત સ્થિર રહે અને આત્મા ઠરે આ તો સંઘ બળ છે ને સંઘ વગર તો કશું વળે નહીં સંઘ બળ જોઈએ અને સંઘ બળ હોય ત્યાં મતભેદ ના હોય ભગવાન મહાવીર તેથી ઘણા માણસોનો સંઘ કરતા જેમ વધારે માણસો તેમ સંઘ વધે ને તેમ આત્મા વધારે ઠરે જો ત્રણ માણસો હોય તો સંઘબળ તેટલું અને વધારે માણસો હોય તો સંઘબળ વધારે આ સત્સંગના એક કલાકની તો ઘણી ગજબની કિંમત છે ચિત્તને ઠેકાણે રાખવા માટે આ મંદિરોમાં ઘંટ મૂક્યો ભગવાનને આંગી શા માટે શણગાર શા માટે સુગંધી દ્રવ્યો મૂક્યા શાથી ચિત્ત ઠેકાણે રહે તે માટે ઘંટ વાગે ત્યારે બહારના હોહા કકળાટ સંભળાય નહીં પણ અત્યારે જો અક્કલવાળાઓ ઘંટ વાગતો હોય તો એ ભગવાનના દર્શન કરે ત્યારે જોડે જોડે જોડાનો એમ અહીં ફોટો પાડે અલ્યા વ્યવસ્થિતને તો જો ને એના હશે તો લઈ જશે ને લઈ જશે તો એક વખત લઈ જશે કાયમ નહીં લઈ જાય ને તો લઈ જવા દેને હિસાબ ચૂકતે થશે સંસાર રોગ છે તે જેટલો વખત રોગ ભૂલીએ એટલો રોગ મટે એવો નિયમ છે આ તો જેટલી વખત ચિત્ત જાય તેટલો વખત રોગ વધ્યા કરે આ જગત વિસ્મૃત કરવાનું સાધન જ ક્યાંય નથી ને જ્ઞાની પુરુષ એક જ જગત વિસ્મૃત કરવાનું સાધન છે રાત્રે શુદ્ધ ચિત્તને જે પકડાવીએ તે આખી રાત ચાલે ને ઊંઘ પણ આવે અમારે એવું ઘણીવાર બને કે રાતે વિધિ શરૂ કરીએ એ અમુક વખતે આંખ મીચાઈ જાય ને પછી પાછી આંખ ખુલે તે જ્યાંથી બાકી હતી ત્યાંથી વિધિ શરૂ થાય ને ફરી જો આંખ મીચાય તો ફરી તેમ જ થાય તે સવારે વિધિ પૂરી થાય આમ રાતે શુદ્ધ ચિત્તને જે પકડાવીએ તે સવાર સુધી ચાલે